ત્યાગમાં વિષમતા ગમે તેટલો બાહ્ય ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો ભૂલ ના દેખાય પણ ત્યાગમાં સમતા આવે તો ભૂલ દેખાય મહારાજ વોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઈ જાય તો વિષમતા થઈ જાય તો ભૂલ શી રીતે દેખાય ત્યાગમાં સમતા રહેવી જોઈએ ત્યાગમાં વિષમતા એટલે શું કોઈ માણસે કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય કે મારે લસણ કાંદા નથી ખાવા છતાં કાંદાનો ટુકડો ભૂલથી ઉડીને પડ્યો હોય ને ખાતી વખતે હાથમાં આવ્યો તો મગજનો પારો ચઢી જાય બૂમો પાડે કેટલાક તો કાંદા જોવા જ રાજી ના હોય જુએ તો એ ના ગમે ત્યારે એની સ્થિતિ કઈ ત્યારે શું એને સમતા રહે ના વિષમતા રહે આ ત્યાગનું ફળ વિષમતા આવ્યું એના કરતાં તો ત્યાગ ના કર્યો હોત તો સારું ભગવાને શું કહ્યું કે એક બટાકાનું ફોડવું ભૂલથી આવી ગયું તો તેની શી ખોટ ગઈ આ બધા બટાકા જ છે ને જે ભોગવાઈ જાય બધા બટાકા જ છે ને આ તો ભાન જ નથી તે બુદ્ધિથી ભેદ પાડ્યા ભૂલથી આવી ગયું તો આપણે એનો ઉકેલ લાવવો એ તો આવડવું જોઈએ ને સમતા ક્યારે પણ ના છોડાય ત્યાગમાં સમતા રહે તો એ મોક્ષે લઈ જનાર છે આ ત્યાગ સમતા વધારવા માટે કર્યો કે વિષમતા માટે ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ બુડથલ છે માટે જ્ઞાનીની પાસે સમજીને ત્યાગ કર નહીં તો ત્યાગ ના કરીશ આ તો બહુ મોટું દવાખાનું છે માટે જ્ઞાનીને પૂછ કે શું કરું ત્યારે પેલો કહેશે કે ના આ તો સંસારી છે તું તારી મેળે દવા બનાવીને પીને કોણે ના પાડી છે આ તો તારે મોક્ષે જવું હોય ત્યાગમાં સમતા લાવવી હોય તો જ્ઞાનીને પૂછ નહીં તો તારી જાતે દવા બનાવવાની સોદાબાજી ચાલુ રાખ વિતરાગો પણ કોઈને વઢ્યા નથી કેવા ડાયા છે વિતરાગો વિતરાગો તો મૂળથી જ વઢવાડ્યા નહીં એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં આપણે પણ એ જ ધ્યેય છે ને આ તો અમારે ભાગે આવ્યું છે ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાઓ પાછળ દાદા થવાના છે ત્યાં જાઓ તે અમારા ભાગે આવ્યું છે અમારો ઠપકો તો કરુણાનો ઠપકો છે અમારો સ્વભાવ તો વિતરાગ છે પણ જેવા રોગો તેવા ઔષધ શ્રીમુખ વાણી ઝરતે જેવો સામે રોગ હોય તેવી આ નૈમિત્તિક વાણી નીકળે અમારી કારુણ્ય બુદ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળે એવો છે આ ફ્રિજમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચડે તે અમારે સોડા બધું નાખવું પડે છે અમને તે આવું ગમતું હશે આટલી બધી જંજાળોમાંય તમને મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ જાય છે બટાકાનું ફોડવું આવે પણ એને ધીમે રહીને કોઈ ના જાણે તેમ નાખી દેવાનું સમતાથી પણ જેને વિષમ સ્થિતિ થઈ જાય એ શું કહે કંઈથી લઈ આવ્યો આ જા નાખી દે અમારી દાળમાં માંસનો ટુકડો આવી જાય તો અમે તરત જ તે કાઢીને ધીમે રહીને ઓટીમાં ઘાલી દઈએ ભલે લુગડું બગડે પણ અમે બીજાને હલાવીએ નહીં હલાવીએ તો એ દાળ જે ખાય તે રોગિષ્ઠ થઈ જાય આ લોકો તો આવા કેટલાય વાંદાને કેટલીય ગિલોડીઓ ખાઈ ગયા છે તેના પછી રોગ થાય કોડ થાય બીજું થાય બહારનું જે બધું ખાય છે એમાં બાપોએ તપાસ રાખતો નથી તે મહી જીવડા પડે ને લોક ટેસ્ટથી ખાય અમે તો માંસનો ટુકડો સંતાડી દઈને વ્યવસ્થિત ઉપર છોડી દઈએ જાણે કશું જ બન્યું ના હોય તેમ વર્તીએ અને શેઠનું તો લોહી બળી જાય બૂમા બૂમ કરી મૂકે તે ઘરના બૈરી છોકરા સ્તંભિત થઈ જાય અમે તો સમજીએ કે આ બાઈએ કંઈ જાણી જોઈને માંસનો ટુકડો નાખ્યો હશે ના એ તો કશુંક લેવા ગઈ હશે ને ઉપરથી કાગડો રોટલીનો ટુકડો લેવા આવ્યો હોય ને તેના મોઢામાં માંસનો ટુકડો હોય તો તે દાળમાં પડ્યો એવિડન્સ કેવા કેવા બને છે માટે માણસે બધી તૈયારી રાખવી જોઈએ શું શું બને એ બધું જ લક્ષમાં રાખવું જોઈએ ને જેટલો ત્યાગ કર્યો એટલો અહંકાર વધે ને એટલો ક્રોધ જબરદસ્ત વધે મેં મેં કરે એના કરતા તો વિલાસી સારો તે કહે કે મને તો આમાં કંઈ સમજણ પડતી નથી દરેક માણસ જાતિભેદ જુએ કે આ તો ત્યાગી છે તે બધું કરી શકે છે ને આપણે તો સંસારી એ લિંગભેદ રહે ને લિંગભેદમાં તો સંસારી કામ શી રીતે કાઢે તે એના માટે દાખલો લેવા અમે છીએ અમે પણ ગૃહસ્થ લિંગ છીએ ઇન્કમ ટેક્સ ભરીએ છીએ એટલે તમને લિંગભેદ ના રહે ને હિંમત આવે ભગવાને ત્યાગીઓનોએ મોક્ષ ના કહ્યો ને ગ્રહસ્થીઓનોએ મોક્ષ ના કહ્યો એક માણસને ચાનો ત્યાગ નથી અને એ ચા ગ્રહણ કરે છે તો એ ગ્રહણ કરવાનો અહંકાર કરે છે જ્યારે બીજો ચાનો ત્યાગ કરે છે અને ચા ગ્રહણ કરતો નથી તો એ ત્યાગ કરવાનો અહંકાર કરે છે આ બંને જે કરે છે એ ઇગોઇઝમ છે અને ઇગોઇઝમ છે ત્યાં સુધી મોક્ષ માર્ગ નથી છતાં પહેલા માર્ગે ક્રમિક માર્ગે અહંકારથી અહંકાર ધોવાનો છે સાબુ પોતાનો મેલ રાખે ને કપડું ધોવાય પણ સાબુનો મેલ કાઢવા ટીનોપોલ રાખવો પડે ત્યારે ટીનોપોલ પોતાનો મેલ રાખે ને સાબુનો મેલ કાઢે એમ ઠેઠ સુધી ચાલે ગુરુ પોતાનો મેલ શિષ્ય પર રાખતો જાય એ તો ગુરુનો મેલ પોતાને ચડ્યો હોય તેથી મેલથી મેલ કાઢવો જ પડે ને કારણ કે ગુરુ એ મેલા જ ને જ્યારે જ્ઞાની પુરુષ એ સંપૂર્ણ શુદ્ધ હોય એટલે કોઈ મેલ ચઢે નહીં ક્રમિક માર્ગમાં ગુરુ હોય તે શિષ્ય પર મેલ ચઢાવતા જાય અને અહીં અક્રમ માર્ગમાં સીધું શુદ્ધ જ પ્રાપ્ત થઈ જાય છે જેનો સંગ કર્યો તે તેનો મેલ તો ચઢાવે જ પણ જ્ઞાની પુરુષ એકલા જ સંપૂર્ણ શુદ્ધ હોય એટલે મેલ ના ચઢે